દાદા આ ત્યાગી પુરુષો તો ત્યાગ કરે છે સાધુ સંતો મહાત્માઓ અને એ ત્યાગ એટલા માટે કરે છે કે બીજા ભવે અમને મોક્ષ મળી જાય આ મળી જાય આ મળી જાય એટલા માટે એમાં ઓલી વચમાં એ ઈચ્છા નથી છતાં ચક્રવર્તી ને વાસુદેવ ને પ્રતિવાસુદેવ ને આવું બધું કેવી રીતે થાય છે એનું કારણ શું કોઈ ચક્રવર્તી થઈ જાય કોઈ અર્ધ ચક્રવર્તી થઈ જાય કોઈ વાસુદેવ બધાને કોઈ મોક્ષ જતો નથી મોક્ષ ગામે તો કોક જ જીવ હોય બધા નિયાણા વાળા હોય શું કહ્યું નિયાણું કરે બધા તપના નિયાણા થઈ જાય પોતાને ખબર ના હોય નિવારણ શું કર્યું છે હા હા બરાબર શ્રદ્ધા એટલે જ્યાં સુધી નિરીક્ષક થયો નથી ત્યાં સુધી નિયાણું કરે શું થયું નિરીક્ષક થયો નથી ત્યાં સુધી શું બોલ્યા દાદા એ કયો શબ્દ બોલ્યા નિરીક્ષક નિરીક્ષક કોઈ પણ પ્રકારની ઈચ્છા નિરીક્ષક બરોબર એને ઊંઘાઈ જરૂર નહીં અને કશી જરૂર તારા ચક્રવર્તીઓ જે બધા થયા એને ગમે ત્યાં વચમાં આવ્યા આપણે નિયાણા જ કર્યા છે ચક્રવર્તી બક્રવર્તી જે થયા એને વચમાં નિયાણા જ કર્યા છે ચક્રવર્તીઓ નિયાણા કરેલા છે તારે થાય પણ સામાન્ય કોઈ થોડો ઘણો તપ તપશ્ચર્યા કરે અને એની ઈચ્છા એવી નથી કે મને તપ તપશ્ચર્યા કોઈ <laughs> ઉલ્લાસ માટે કરવા છે અને છતાં એ દેવલોકમાં જતા રહે છે એને કઈ શબ્દ બોલવાની જરૂર નહીં અંતરાશય પ્રમાણે અંતરાશય કિંચિત માત્ર જેનો નથી એવા નિરીક્ષક પુરુષો અમે સંપૂર્ણ નિરીક્ષક પુરુષ છે સંપૂર્ણ હા આંતરરાષ્ટ્રીય અમારું અમારા બધા અમને એકલા થોડી બધા ભાગી જાય તો અમે અરે ના બોલીએ બરોબર અમને ઊંઘ ના જોઈએ તો અમારી ઊંઘમાં બધા લાખો માણસ જઈ રહ્યા છે એમને આનંદ રહે લાખો માણસ અમારી ઊંઘથી એમને ભય ભય ના લાગે દાદા અત્યારે તમે તો આટલું આ બધું અંતરમાં છો તમારા સ્વમાં છો તો તમારે હજી બે ચાર ભાવ કરવા પડે એનું શું કારણ હજી તમારે બે બહુ કરવા પડશે લોક કલ્યાણ માટે લોક કલ્યાણ ની દ્રષ્ટિ છે તો પછી આજ બહુ માં આયુષ્ય લંબાવાય નહીં આજ બહુ માં આયુષ્ય લંબાવાય તાકાત બહારની ચીજ છે તો કોઈ કરી શકે નહીં પણ દાદા એટલે એ તમે નિયાળા કરી રહ્યા છે કે મારે પાંચ હજાર ને પચાસ હજાર ને લાખ ને લઈ જવા એવું નિયાનું કરીને દાદા એ કે આ બધાનું કલ્યાણ મારે કરવું છે એ નિયાનું કહેવાય ભાવ થયેલો સ્વભાવ નિયાણું કેવા ખાનગી રીતે ને નિયાણું કહેવાય તીર્થંકર નામ કરવું હતું તે નિયાણું કહેવાય પણ નિયાણું કોને કે છે કે નિયાણુંમાં સંસારી ફાયદા માટે આ સંસારી ફાયદા માટે એટલે કૃષ્ણ ભગવાન ના સંસારી ફાયદો જોતો હું બધા લોકોને પ્રિય થઈ પડું જો બધા લોકોને માન માન ઉપર બધું અપમાન થતું હતું તેનો આ ધક્કો વાગ્યો બરોબર છે બાકી માલી ભગવાન ને આખા જગત નું કેમ કલ્યાણ થાય એવી બે અવતાર કરવાની ભાવના એ એમને આ ભાવના થઈ આમાં પદમાં એમને શું કીધા કે આત્માને કષ્ટે છે માને ઈચ્છા ધ્વંસક માને ઈચ્છા છે એટલે આત્માને કષ્ટે છે એમ લખ્યું છે પદમાં હા બધા એ એકલો કષ્ટે એકલો નથી બધા બધા કસાય કષ્ટે છે બધા કસાય કષ્ટે માને બધા તો પછી કૃષ્ણે માનની ઈચ્છા રાખી તો એ આત્માને કષ્ટ આપ્યું ને એવું છે ને અપમાન થી અપમાન કષ્ટ થયું હતું એટલે માનની ઈચ્છા રાખી તમે પણ બે કષ્ટદાયક છે ને બે કષ્ટદાયક શું છે બે કષ્ટદાયક દ્વંદ્વથી મુક્તિ થાય એક બીજો પ્રશ્ન છે ઋષભદેવ ભગવાને અક્રમ જ્ઞાન ભરત મહારાજાને આપેલું અક્રમ જ્ઞાન આપેલું તો અઠાણું જે બીજા પુત્ર હતા એને ક્રમિક માર્ગ માર્ગમાં રાખ્યા અને એકલા ભરતને જ અક્રમ આપ્યું તો આવું સરળ સહજ જે હતું એ બધાને કેમ ના આપ્યું અને ક્રમિકમાં કેમ રાખ્યા પેલું ચક્રવર્તી રાજ તે કોણ ચલાવવા તૈયાર થાય ભરત રાજાએ કહ્યું ભગવાન આ બધા મારા ભાઈઓના એટલે હાર્યા તો મારે મોક્ષ જ જવું મારે નથી ગમતું મને આ રોણી વાત તો મને બિલકુલ ગમતો જ નથી રાણી વાત બિલકુલ ગમતો હવે કેવી કેવી રોણી પદ્મિણી હોય છે પદ્મિણી એટલે શું પદ્મિણી કે પેલા રૂમ માં તમે જમવા બેઠા હતા ને ત્યાં આગળ બેઠી હોય તો અહીંયા આગળ સુગંધ આવ્યા કરે પદ્મિની હા આ વાત તો કોઈ કહો બધું તમે તમે વાંચડા હા ચાલો દેવ દેવ લોકો કરતા વધારે સુખ માં હતું તો પદ્મિની નામની સ્ત્રી હતી ત્યાં સુધી ત્યાં સુધી બરોબર એ એટલી જ આઈટમ મનુષ્યોને દેવ લોકો કરતા વધારે સુખી છે નથી અહીં પચુડી ખુશ થઈ ગયા બધા સુગંધ જ છે ને <laughs> વાત કરી હમણાં ની વાત કરી સેન્ટ્રલ ભાગમાં હતી પત્ની નામની સ્ત્રી સુગંધ સુગંધ દાદા રમેશભાઈ પૂછે છે દર્શન કોઈ થયેલા તમને આ પદ્મિની ના દર્શન થયેલા દર્શન તમે એમ પૂછે પદ્મિનીના દર્શન તમે કરેલા તમે જોયેલા જોયેલા પદ્મિનીને દુનિયામાં જે બનેલું છે ને તે અમે તમને કહીએ છીએ પદ્મિની પદ્મિની સ્ત્રી હોય તે આપણી હતી પણ આવી સુગંધની વાત બધી આપણી સુગંધની નહોતી આપણી પણ દાદા આ કષ્ટદાયી ક્રમિક માર્ગ આપ્યો બીજા અઠાણું એવું શું કામ મેને રાજા કહે છે સાહેબ મને આ રોણી વાસી ગમતો નથી અને આ લડાઈ રોજ ચાલે છે ચક્રવર્તી રાજાથી તે રોજ કેટલા જીવો મરી જાય છે મને અંતર કપી તીરી જાય છે બરોબર છે કે પછી મારું તો શું થશે હવે આ મારા ભાઈઓ તો કાંઈ કામ કરી જશે મારું શું થશે એટલે મારે આ ચક્રવર્તી રાજ જોઈતું નથી આ તમને હું પી ગયા છે બાવા થયેલા સી રીતે લે ને ભગવાન પટાઈ પાછા કાઢવા પડ્યા કે ભાઈ તારો મોક્ષ થાય એવું તને અક્રમ જ્ઞાન આપી પણ તું આ બધા મરી જાય એટલે મોક્ષ થવાની વાત કહી ત્યારે પેલા ભરતરાગર અંદર ફરે મેં ગલીપતિ કરી ના આ ગમે ખરું પણ પાછું મોખમાં જવું તે ગમે આ ગમે છે રોટલી બોટલી ખાય મને કહ્યું એટલે ખુશ થઈ ગયા કે મને અહીં કહો હા રાત ચલાવશો લડે લડશો માણસો મરી જશે તો તમારો મોક્ષ થશે કે બરોબર છે તે અક્રમ વિજ્ઞાન આ નિયમ છે આમાં તો આમ પક્ષપાત જેવું ન કહેવાય અને કઈ મજા હોય એ હોમ છતાં મળા કર્યા મળા મોડું જોવા ના ગમે એવા મોડા સાઈડમાં જેવા કરે હોય ત્યાં ખાલી કઈ નખાવાનું મારી નખાવા ખાવા દાવા

ત્યારે પાપ ને કરવું પડ્યું એને પણ સરળ આપી દીધો તો હું માનતો કોઈનો અંતરાય તોડવાનો અધિકાર છે અધિકાર નથી દાદા આ કહેવાય છે ને કે ભરતને હરિષાભુવનમાં કેવળ જ્ઞાન થયું જ્ઞાન કેવળ જ્ઞાન હરિષાભુવનમાં થયેલું અને નિમિત્ત નિમિત્ત બોલો કે વાહ બા વાહ વીટી નિમિત્ત વિધિ નીકળી છે વીટી નીકળી ગઈ એટલે બધે વીટીઓ વેડનું બધું આ વીટી અડવી કેમ દેખાય છે કારણ કે વીટી નથી એટલે વીટી પડી ગઈ કે કારણ કે વીટી લીધા શોધતી હતી જો આટલી અક્કલ નથી ભરત રાજામાં યા બીજી લીધે વાઘરી શોભે બીજી લીધે આંગળી શોભે બીજી લીધે બધું અડવું જ દેખાવા પછી ભગવાને કહ્યું છે હું શુદ્ધાત્મા છે સાચું છે આ બધું ખોટું બોલ છે તમારા ઘેરા સિદ્ધાર્થમાં ધ્યાન કરતા છે બીજા સપના આવ્યા કરે ધ્યાન તો રહે છે ભાઈ સપના જોયા કરવું એનું નામ જ ધ્યાન તો રહે છે જે નામ જ ધ્યાન ધ્યાન તો રહે છે દાદા શુદ્ધાત્માનું સપનું આવે કે બીજા આવે આડા બીજા સપનું આવે જે આપવા આવવાનું જેને જોવું છે ગાલમેલ નથી કરવી તેને શું દખો હા આપણું કા ગાલમેલ ગાલમેલ નહીં થતી હોય ને આ બીજા સપના આવે એમાં ગાલમેલ થતી નહીં હોય ને જે શું આવે છે સ્વપણું આવે સ્વપણું સ્વપણું આવે તેને જોયું આપણે અને નિર્જરી ગયું શું થયું નિર્જરી ગયું ભાગ તો બરોબર આવે છે ને રજનીશ ના કરતા સારું છે ને હા એકદમ એકદમ સારું રજનીશ તો તાક્યા ભગવાન બુદ્ધ ને પણ આત્મજ્ઞાન નહોતું ભગવાન એમ લખ્યું છે અમે હમણાં વાંચ્યું તો નવું લાગ્યું મને બુદ્ધ ને પણ જ્ઞાન નહોતું એમ બુદ્ધિ ના છેલ્લા છેલ્લા પર્યાયમાં હતા

એ બરાબર જ છે ને બધા મનના થળ ઓળંગ્યા બુદ્ધિ બધા અને પછી બુદ્ધિ ના બધા થળ ઓળંગ્યા છેલ્લા થળ માં બુદ્ધિ મળ્યા એટલે બુદ્ધ કહેવાય છેલ્લા થળ માં આગળ વધ્યા હોત બુદ્ધિ ઓળંગી હોત જ્ઞાની કહેવાય જ્ઞાની કહેવાય છતાં આટલું બધું પૂજાયા દાદા બુદ્ધ ધર્મ દુનિયામાં સૌથી વધારે ફેલાવો ક્રિશ્ચિયન ધર્મ પછી બુદ્ધ ધર્મ આવે છે ગરીબ લોકો વધારે છે કે આ બધો બધી વધારે છે ગરીબ જ વધારે ગરીબ જ વધારે આ બધો કરતા આ બધો બધી કરતા ગરીબ વધારે છે તમે શંકા વધારે ના એમાં શંકા ક્યાં છે તે વખત જયપ્રકાશજીએ ચોપડીમાં લખ્યું હતું કે હિન્દુસ્તાનમાં છપ્પન લાખ બાવાઓ હા એ છપ્પન લાખ બાવાઓ એ તો મોઢે વળેલા છે બૈરી વગર ના બૈરી વગર કેટલાક હરિયા છીએ હરિયા ના હોય હા હોય

સંસારી થયેલા છે જોયેલા ના સાધુઓ સંસારી થયેલા ક્યાં જાય મોક્ષમાં તો બંધ થઈ ગયું ક્રિયાઓ થઈ શકતી નથી તો ભાઈ સ્થાન ઘટી સભાષચંદ્ર મળેલા એ અસી વર્ષની ઉંમર આ વાળ છે ને આ વાળ છે ને હા અહીં અહીં આપણે પાણી છે નહીં રાખતા પાણી રાખતા નથી આપણે એને આ વાળ કપાઈએ ત્યારે પણ એમને તો ચાર ચાર પાંચ પાંચ દિનમાં તો આ વાળ હતા અને મારી ચોથી પહેલા તો ઊંધી આવું એનો છોકરો પ્રધાન હતો ખજાના નિગમ નથી નથી સૌભાગ્યચંદ નહીં અને પુસ્તક તો નિગમભરી પુસ્તકો એટલો બધો આખી બે રૂબો ભરેલી આયા દર્શન ઉંમર મને કહે મારે ત્યાં ચાલો કે છે પુસ્તકો બધા એમને ત્યાં બેઠા પછી કાકા એસી વર્ષની ઉંમર થઈ છે મારી જોડે ટકે બેસો કે ના બેસાય છે મારે તો આટલું નીતિ બેસવી પડે વિનય વિનય કે મારું ગુંથાણું શું હશે કે છે તમે શું માની બેઠા છો હું શુક્લ સંપ્રાય માનું છું દસમું માનવું તેના કરતા તેરમું જ માની લો ને ઉકેલ આવી ગયો દસમું મને કહ્યું એના કરતા તેરમું થઈ જગ્યા સૂક્ષ્મ સંપ્રદાય સૂક્ષ્મ સંપ્રદાય એ દસમું ગુણ ધારું દસમું ગુણ તમે તેરમું તેરમું છો મેં કહ્યું કે દસમું તમે માનો છો તેના કરતા તેરમું જ માની હોય ને ફરી આગળ ચાલવાનું જ ના રહ્યું પર્યટન બનશે પર્યટન બનશે આવું ખોટું માની લીધાનો શું અર્થ છે કાકા એસી વર્ષ થયા હજુ વાત ને સમજ નથી પડી ગયું અને તમે કહો છો સૂક્ષ્મ સંસ્કાર સુધી પહોંચો તેને સૂક્ષ્મ સંપ્રાય ગણો છો સંસાર સંબંધી થોડી ચિંતા થાય તેના ચિંતા થાય સંકેત નથી થયેલો આ પુસ્તકો ઘર ભર્યા ત્યારે સંકેત નથી થયેલા શું કર્યું તમે કોના આત્મા માનો છો આત્મા તેવો નથી શું કહ્યું આત્મા તમારા હમો દેખાય છે એવો આત્મા છે સૂક્ષ્મ સંપ્રાય મને સૂક્ષ્મ સંપ્રાય નો અર્થ થોડી થોડી ચિંતા થાય ચિંતા ચોથા થી બંધ થઈ જાય ચોથે થી ચિંતા તો બંધ ના થાય ચોથું પ્રાપ્ત થયું નથી એવું માનવું ચિંતા પહેલું બીજું સીધું સાઈન સુધી ચિંતાઓનો અધિકાર છે ચોથી થી ચિંતા બંધ થઈ જાય છે અથવા સૂક્ષ્મ સંપ્રદાય સુધી મૂક્યું અપૂર્વ ગુણ અપૂર્વ કારણ પહેલી આગળ કાકા પછી પુસ્તક છપાયું તેમાં લખ્યું મા બાપને અર્પણ કર્યું તેમાં લખ્યું કે મને તમારે ત્યાં ધર્મ લઈને સમજી આ બહુ પ્રાપ્ત થયું છે લખી મને પુસ્તક આપવા કાકા નથી થયું શું કામ માની રહ્યો આ રૂપિયો તો બજારમાં નહીં ચાલે તમારે બજારમાં ચલાવવો છે ઘરમાં મૂકી રાખવો છે પછી એવું હોતું છે કે તે બજારમાં ચલાવવાનું તો નહીં ચાલે ઘરમાં મૂકી રાખો ચાલશે તમારા રૂપિયો ઘરમાં જ મૂકી રાખવો હોય તો લાખ અવતાર સુધી ચાલશે પણ જો બજારમાં તમારે કઈ ખરીદી કરવાની હોય તો કોઈ બાપો લે છે કાકા બહુ મહેનત કરી જબરદસ્ત મહેનત કરી ત્યાગે જબરદસ્ત બધી વાતે બહુ સુંદર છે પણ જ્ઞાન વગર કેમ થાય જ્ઞાની વગર જ્ઞાન ક્યાંથી લાવશો જ્ઞાની વગર જ્ઞાન ક્યાંથી લાવશો આ તો બધું અજ્ઞાન નું જ્ઞાન શીખ્યા છો શેનું જ્ઞાન કર્યું છે અજ્ઞાન નું જ્ઞાન કર્યું આ રમઝાના લોકોને અજ્ઞાન નું જ્ઞાન જ નથી શું છે આ સંસારી લોકોને અજ્ઞાન નું જ્ઞાન નથી હોતું અમને અજ્ઞાન નું જ્ઞાન થાય શું થાય છે તમને સમજ હું શું કરું જે અજ્ઞાન છે તેનું જ્ઞાન કર્યું આ લોકોએ પણ હવે જ્ઞાન નું જ્ઞાન કરો એક એક પુસ્તક છોડી લઈ કાકા ગેર હજાર વીઘા જમીન એક હજાર સભાજન છે સારી રાત આજુબાજુ ક્વોલિટી વાળા જો અને છોકરો પ્રધાન હતો ગુજરાત સ્ટેટમાં વિનય વિનય બધી રીતે પણ આ માન્યતામાં ભૂલ રાખી કૃપાલજી નું પુસ્તક લઈ ભરે આમ કશું દાડો ના આવે તમે આટલા બધા પુસ્તક વાંચ્યા હતા જો કૃપાલજી પુસ્તક તો ચાલવું પડે છે તમે કેવળ જ્ઞાન સુધરા પુસ્તક માંથી ભગવાને કહ્યું છે પિસ્તાલી આગળ તું ભણ્યો હોવ અને જો તારા આત્મા ના જડે તો એ જતે હો રૂપિયા પેલા મજૂર પાસે આગળ ઉકેલાયા એક રૂપિયો અને તેમ મન પર બોજો લીધો સો રૂપિયા તને પર પિસ્તાલી આગળ ભરે તેનો મન પર ત્યાં બોજો લીધો તે બોજા લીધા તો મહેનત ના તમે સો રૂપિયા મળે એવું મારી પાસે આવેલા બધા માલિકની પાસે એ ભગવાને કહેલું સો રૂપિયા વધારે બોલે તેના પેલા પેલા માથા પર બોજો લીધો તે મન ઉપર લીધેલો દેવ મજબૂરો થઈ જશે ઠીક છે દેવ મજબૂર આત્માના લીધે એટલે જે તે રસ્તે આત્મા જડે તે એક કઈ વાંચવાથી કઈ આત્મા જડે એવો નહીં પુસ્તકમાં આત્મા લખ્યો જ નથી કોઈ જગ્યાએ કારણ કે આત્મા અવર્ણનીય છે અવક્તવ્ય છે પુસ્તકમાં તો જળ શબ્દ છે શું છે અચેતન જળ શબ્દ છે પાછા કેવા છે જળ શબ્દ છે હા શબ્દ જ્ઞાન કામ નહીં લાગે શબ્દ જ્ઞાન કામ નહીં લાગે યથાર્થ આત્મજ્ઞાન કામ લાગે તેથી ઠેર ઠેર લખવામાં આવ્યું મોટા મોટા આચાર્યોને શું કે ભગવાન કહે છે આત્મજ્ઞાન જાણો આચાર્ય મહારાજને જાય તેને ભગવાન શું કહે આત્મજ્ઞાન જાણો ભગવાન આચાર્ય થયો તો આવું મને વડવડ કર્યા કરો થયો એ જાણ્યા જાણ્યામાં આવે એવી વસ્તુ નથી જેને આત્મજ્ઞાન જાણ્યું તેને તેમાં જીવનમાં કઈ ફેર જ ન થઈ શું કહે ફેર જ જાણ્યું હોય કારણ કેવું જ્ઞાન છે અને પેલું કાર્ય કેવું જ્ઞાન છે એવું આત્મજ્ઞાન જાણાય એવું હતું નથી આ બધા જે આત્મજ્ઞાન જાણી લીધા ને તે શબ્દ જ્ઞાન શબ્દ ભ્રમ કશું કામ આપે બજારમાં બચાવવા જાય તો કશું આપે